અવર બ્રહ્મમાં ધર્મથી અને વ્રતથી નિષ્ણાત થયેલાની મારી ન્યૂનતાનો પૂરો વિચાર કરો એટલે ઉપર છઠ્ઠા શ્લોકમાં નારદજીના જ ગુણ બતાવ્યા છે એનું જ અહીંયા આ શ્લોકના પૂર્વાર્ધની અંદર બતાવ્યું છે નારદજીના ગુણ અને પછી બીજા ઉત્તરાર્થથી શ્લોકના ઉત્તરાર્થથી વ્યાસજી પોતાની ન્યૂનતા બતાવી રહ્યા છે બહારના અને અંદરના સર્વ સર્વનું જ્ઞાન છે એમ જણાવવા સૂર્ય અને વાયુના બે દ્રષ્ટાંત લીધા છે અને તે માટે જરૂરી પ્રકાર કહેલો છે એટલે જરૂરી પ્રકાર એટલે વ્યાસજીને પોતાને ખેદ દૂર કરવાનું જેવું જ્ઞાન નારદમાં હોવાની જરૂર હોય તેવા પ્રકારનું જ્ઞાન નારદમાં છે નારદજીને યોગથી સર્વની અંદર પ્રવેશ અને જ્ઞાનથી સર્વના સાક્ષી થવાય છે એવી રીતે દોઢ શ્લોકથી ભક્તિ વગેરેથી સર્વશક્તિ પ્રાપ્ત થયેલી હોવાનું જણાવી પોતાના સંદેશ સંબંધી ઉત્તરાર્થથી પ્રશ્ન કરે છે એટલે દોઢ શ્લોકથી એટલે કે ઉપરનો છઠ્ઠો શ્લોક અને નીચેના સાતમા શ્લોકનો પૂર્વાર્થ એમાં નારદજીના આવા ગુણ છે જે સૂર્યની પેઠે ત્રણ લોકમાં ફરતા રહે છે વાયુની પેઠે દેહમાં અંતઃકરણના સાક્ષી જ્ઞાનથી સાક્ષી રૂપે એટલે એ પોતાની ન્યૂનતા બતાવે છે હવે વ્યાસજી અને પોતાનું કહી કહી રહ્યા છે કે વેદાંતમાં વેદાંતમાં જણાવેલું પરબ્રહ્મ અને વેદ અવર બ્રહ્મ છે તેમાં અનુક્રમ યજ્ઞ વગેરે કરવાથી એટલે વેદાંતમાં યજ્ઞ વગેરે કરવાથી અને વેદમાં વ્રતો વગેરે કરવાથી એવામાં નિષ્ણાત થયેલા એવા બંનેમાં નિષ્ણાત થયેલાની થયેલાની મારી જે ન્યૂનતા હોય તેનો વિચાર કરો એટલે ઉપર ઉપરથી વિચાર કરેલું જણાય નહીં એ માટે અલમ મૂળ શ્લોકમાં અલમ પૂરો શબ્દ કહેલો છે અહીંયા સંપન્ન થયું છે જે હા એમાં કોઈને કંઈ અસ્પષ્ટતા હોય અસ્પષ્ટતા હોય આગળનો શ્લોક કોનો છે હા આગળ જાગૃતિ બેન નો છે કોઈ બોલી નહીં પૂછી રહ્યા છે કે અવર બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ હા એટલે અવર અહીંયા વેદ અવર બ્રહ્મ છે વેદ એટલે એમાં એવું કેવા કે છે કે વેદનો પૂર્વાર્થ પર એટલે વેદાંત જે છે એ પર બ્રહ્મ છે અને વેદને અવર બ્રહ્મ કહ્યું છે એટલે એમાં કર્મ અને વ્રતો વગેરે આવે છે હા વેદ વેદાંત છે એ પરબ્રહ્મ કહ્યું છે એમાં યજ્ઞ વગેરે કરવાથી અને એટલે પરબ્રહ્મમાં વિષ્ણાત થવાય અને વેદમાં એટલે વ્રતો વગેરે વાળો જે વેદનો ભાગ છે એવું સમજાય છે હમ વેદાંતમાં આવા બે વાત કેમ કર્યા કે આપણે તો પૂર્વકાંડ અહીંયા એ વાત સમજાવી રહ્યા છે કે પરમ વેદાંત પ્રતિપાદ્યમ એટલે વેદાંત યાની ઉપનિષદની અંદર જેનું પ્રતિપાદન છે એ પરમ બ્રહ્મ અને અવરમ વેદ એટલે પૂર્વકાંડની અંદર જે પ્રતિપાદિત યજ્ઞરૂપ જે છે તે અવર છે એટલે આગળ જઈને આજ્ઞા કરી રહ્યા છે કે તત્ર ધર્મ તો યજ્ઞાધિકરણાત બ્રહ્મણી નિષ્ણાત એમાં ડાઉટ જાય છે કે પૂર્વકાંડની અંદર યજ્ઞ હરિનું નિરૂપણ છે તો અહીંયા તેમાં અનુક્રમ પ્રમાણે યજ્ઞ વગેરે કરવાથી ધર્મથી પરબ્રહ્મમાં વિષણત થયેલા એટલે વેદાંતનું પરબ્રહ્મ કીધું છે અને વેદનું અવર કીધું છે હા યજ્ઞ રૂપ તો યજ્ઞ રૂપ અનુક્રમથી એનાથી પરબ્રહ્મમાં વિષણત થવાય છે એટલે શું મતલબ કે એ યજ્ઞ રૂપનું યજન કરવાથી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય નહીં એમ નહીં અહીંયા જે આગળ કહ્યું ને પ્રથમ શ્લોકની અંદર જે નિરૂપણ કર્યું નારદજીનું જે સામર્થ્ય છે તે કે સવય ભગવાન વેદ સમસ્ત ગુહ્યમ ત્યાં એમનું ભક્તિ સામર્થ્ય બતાવ્યું છે પ્રમેય બલથી તે પછી એમનું જ્ઞાન સામર્થ્ય યાની વેદાંત તત્વના નિષ્ણાત અને તે જ રીતે અહીંયા કર્મના સંબંધમાં પણ યાની યજ્ઞમાં પણ નિષ્ણાત એમ એ ત્રણેય જે વાત છે એને અહીંયા અનુક્રમે લીધેલી છે પણ અહીંયા એવું તો પછી એમાં કહ્યું ને કે આ પરાવરે બ્રહ્મણી ધર્મતો વ્રતૈ સ્નાતસ્ય મેં તે સંબંધમાં કહેવામાં આવે વેદમાં તો મને આમાં જે ડાઉટ છે ને એ છે કે વેદાંત ઉત્તરકાંડ છે જેમાં જ્ઞાન રૂપ હરેનું નિરૂપણ છે અને પૂર્વકાંડ છે એમાં ક્રિયારૂપ યજ્ઞ નું છે હવે આમાં વેદાંતમાં જણાવેલો પરબ્રહ્મ અને વેદ અવરબ્રહ્મ છે હવે એના પછી હું કીધું કે તેમનો અનુક્રમ પ્રમાણે યજ્ઞ વગેરે કરવાથી ધર્મથી પરબ્રહ્મમાં વિષણાત થયેલા એટલે યજ્ઞ વગેરે જે પૂર્વકાંડમાં બતાવેલા છે એના દ્વારા ઉત્તરકાંડમાં બતાવેલા પરબ્રહ્મમાં વિષણાત કેવી રીતે થવાય એના દ્વારા નિષ્ણાત એવો અર્થ લેવાની કોઈ જરૂર નથી તો અહીંયા એવું કીધું કે યજ્ઞ વગેરે કરવાથી ધર્મથી પરબ્રહ્મમાં વિશ્વાસ થયેલો હા એટલે યજ્ઞાદિ કરવા એમ નહીં ધર્મ દ્વારા જે પરબ્રહ્મનું અને સ્વાધ્યાય આદિ જે વ્રતો નિયમો છે એના દ્વારા વેદના મર્મને જાણવું એમ એ રીતે સમજવાનું એટલે યજ્ઞરૂપ હા પૂર્વ પૂર્વ કાંડ નિરૂપિત જે યજ્ઞરૂપ ધર્મ છે તે શબ્દ અહીંયા એટલે શંકરાચાર્યજી વગેરે જે સગુણ બ્રહ્મ છે એને અવર બ્રહ્મ કે અપર બ્રહ્મ એવી રીતે કહે છે પણ આપણે ત્યાં ટર્મિનોલોજી એ અર્થમાં નથી વપરાતી અક્ષર અને પરબ્રહ્મ એ જ રીતે આવે છે यज्ञ મતલબ ગ્રંથ સ્વાધ્યાય આદિ દ્વારા વેદમાં નિષ્ણાંત થયેલા નારદજી એવા મતલબ વ્યાસજી કહે છે કે મારી જે ન્યૂનતા હોય તેનો વિચાર કરો તો મતલબ વ્યાસજીનું તાત્પર્ય એવું છે કે મેં ભલે પૂર્વકાંડ અને ઉત્તરકાંડ નું સ્વાધ્યાય પણ કર્યું હોય વેદમાં કીધેલા બધા વ્રતો વગેરે પણ કર્યા હોય અને પૂર્વકાંડ ઉત્તરકાંડ બંનેને સારી રીતે સમજીને વેદના વિભાગ કર્યા હોય તો પણ એના તાત્પર્યને સમજી નથી શક્યો એ સેન્સમાં કેવું સર અને બીજું એક અહીંયા અવર બ્રહ્મનો મતલબ વેદ જે સ્વયં બ્રહ્મરૂપ છે એ રીતે પણ એને આપણે સમજી શકીએ છીએ એટલે વેદ પ્રતિપાદિત જે બ્રહ્મ અને એક વેદ સ્વરૂપ બ્રહ્મ તો એ વધારે ઉચિત અર્થ લાગે છે કે વેદાંત પ્રતિપાદ્યમ પરમ અને અવરમ વેદ તો જે વેદ છે એને પણ અહીંયા બ્રહ્મ તરીકે કહેલું છે એ અર્થ હવે નથી વિચારવાનો એ જ હું કહી રહ્યો છું કે બીજો અર્થ વધારે ઉપયુક્ત છે જેમ કે મહાપ્રભુજી આગે કરી રહ્યા છે કે અવર બ્રહ્મનો મતલબ વેદ સ્વરૂપ બ્રહ્મ એ અને ઉત્તરકાંડમાં જે પરબ્રહ્મનો વેદાંત પ્રતિપાદી બ્રહ્મ એ પરબ્રહ્મ એ મેં ચલ્લી નહી માન્યું કે ઉપર ઉપરથી વિચાર કરેલું જણાયલ નહી હોય તેમ અલમ પૂરો સંગતિ કરેલ છે તો મતલબ વ્યાસજી પોતાની ન્યૂનતાને એ રીતે એક્સેપ્ટ કરી રહ્યા છે કે મેં જેટલું વિચાર કર્યું એનાથી કદાચ મને પૂરેપૂરો અર્થ એનો નહીં સમજાયું હોય જો એમ અલમ પૂરો શબ્દથી કહેલ છે તો એ અલમથી આ અર્થ કેવી રીતે નીકળે મતલબ ન્યૂનમ અલમ વિચક્ષો મતલબ અલમનું મતલબ તો ખતમ મતલબ પૂર્ણ એ સેન્સમાં થાય તો એનાથી આ અર્થ અહીંયા કેવી રીતે નીકળે કે ઉપર ઉપરથી જે વિચાર કરેલું છે એનાથી મને એનો અર્થ નહીં સમજાયો હોય તો એ અલમ શબ્દથી આવું તાત્પર્ય કેવી રીતે નીકળ્યું મતલબ તમે કેવા છો કે ત્રણેય લોકોની અંદર આપ વિચરણ કરો છો આંતર બાહ્ય બંને જ્ઞાનથી આપ પ્રચુર છો એટલે બધાના સાક્ષી પણ છો અને તમે એવા છો કે જેમણે પરબ્રહ્મ અને અવરબ્રહ્મ વેદનો ને પણ તમે જાણવા વાળા છો તો એવા જો છે એ મારામાં જે ન્યૂનમ અલમ વિચક્ષવ મારી અંદર જે પણ કમી છે એને તમે સારી રીતે મને કહો પૂર્ણ રૂપથી મને કહો એમ પણ અહીંયા એ બરોબર છે આપણે કીધું પણ અહીંયા એવું આવ્યું ને ઉપર ઉપરથી વિચાર કરેલું જણાયેલ નહીં હોય એમ અલમ પૂરો શબ્દથી કહે અલમ એટલે પૂર્ણતાથી કહો એમ વાત આવી ને કે બહારના અને અંદરના સર્વનું જ્ઞાન છે એમ જણાવવા સૂર્ય અને વાયુના બે દ્રષ્ટાંતો અને તે માટે જરૂરી પ્રકાર કહેલું છે એની ફૂટનોટમાં એવું આવ્યું કે વ્યાસને પોતાને ખેદ દૂર કરવા જેવું જ્ઞાન નારદમાં હોવાનું જરૂર હોય તેવા પ્રકારનું જ્ઞાન નારદમાં છે એવો અર્થ છે એની ફૂટનોટ એવી રીતે આપેલી તો અહીંયા સૂર્ય અને વાયુ એ બંનેના દ્રષ્ટાંતો એ સેન્સમાં કે બહાર અને અંદરના સર્વનું જ્ઞાન છે એમાં કેવી રીતે ફિટ થાય સૂર્ય અને ચંદ્ર વાયુના દ્રષ્ટાંત સર્વ પરિજ્ઞાનાર્થમ સર્વપરિજ્ઞાનાર્થમ દૃષ્ટાંતદ્વયમ બહાર અને અંદરનું બંનેનું પૂરેપૂરું જ્ઞાન નારદજીને છે એના માટે આ બે દૃષ્ટાંત છે અપેક્ષિત રૂપંચ ક્રિયયા ગમન તો ક્રિયયા ગમન એવી રીતે નારદજીની પણ ગતિ સર્વત્ર છે તે રીતે અને યોગેન અંતઃપ્રવેશ વાયુનો અંતઃપ્રવેશ છે તેવી રીતે આનો પણ નારદજીનો અંતઃપ્રવેશ કયા સેન્સમાં એટલે બધું જાણવા વાળા છે સર્વજ્ઞ છે જ્ઞાનેન સર્વસાક્ષિત્વમ કરો આગળ ભલે હા એક મિનિટ એટલે અહીંયા ઉત્સાહિકામાં કીધું ને કે નારદમાં પોતાથી પણ એવી શક્તિ હોવાનું નીચેના શ્લોકથી કહે છે એટલે ઉપરના મતલબ છઠ્ઠા શ્લોકની અંદર તો જે ભગવાનના જે દિવ્ય ગુણો છે પરાવરેશો મનસૈવ વિશ્વ એનું નિરૂપણ કર્યું ને એના પછી ઉત્થાનિકા એવી કરી કે એ તો ભગવાનના ગુણો છે જે ની અંદર ભગવાનનું ભજન કરવાથી આવે છે ને પછી ઉત્થાનિકા એવી કરી કે નારદમાં પોતાથી પણ એવી શક્તિ હોવાનું નીચેનો શ્લોક કહે મતલબ કે એ સ્વતંત્ર શક્તિ નારદજીમાં પણ આ જાતની છે પણ એ સ્વતંત્ર શક્તિ કયા અર્થમાં કેમ કે નીચે દ્વારા જ આપ્યું એમને પ્રાપ્ત થઈ છે તો તો ભગવાનનો જ પ્રવેશ થઈ ગયો ને એની અંદર એમાં સ્વતંત્ર જેવું શું છે એટલે આ જે પ્રથમ છઠ્ઠા શ્લોકમાં જે કહેલું છે ત્યાં પ્રમેયબલ કયો છે અને અહીંયા આમાં જે અર્ધિકારિકા છે ત્વમ પર્યટન અર્ક ઇવ ત્રિલોકી મંતશ્ચરો વાયુરિવાત્મ સાક્ષી આ જે છે એ એમનું પોતાનું બલ છે એનું નિરૂપણ અહીંયા કરેલું છે પણ એટલે અહીંયા એવું કીધું ને કેવી રીતે દોઢ થી ભક્તિ વગેરેથી સર્વશક્તિ પ્રાપ્ત થયેલી હોવાનું જણાવી પછી બીજો જે પરાવરે બ્રહ્મણી ધર્મ તો વ્રત ત્યાંથી વ્યાસજી પોતાનો પ્રશ્ન પૂછી રહ્યા છે પોતાની શંકા તો દોઢ શ્લોકની અંદર ભક્તિ દ્વારા જ નારદજીને આ બધી શક્તિઓ પ્રાપ્ત થઈ છે એ અંતર્ગમન ને સર્વ સર્વજ્ઞતા વગેરે બધી જ એમાં ભક્તિથી નહીં ભક્ત્યાદિ ભક્તિ વગેરે અચ્છા વગેરેથી બીજી આમાં છે અનુવાદમાં આદિ હા તો આદિ છે હા બસ તો ભક્તિ જ્ઞાન અને કર્મ પછી જ્ઞાન કરવું વળી એમની સ્વતંત્ર શક્તિઓ ભગવાન થી ભક્તમાં આવે છે એટલે ભક્તિ જ્ઞાન અને યોગ આ ત્રણેય વાત આવી સારું આગળનો જેમનો ક્રમ હોય તે કરો muted હા જીજી આ જાગૃતિ બેન છે હા તો કરાવો કરાવો તો અહીંયા ત્રણ જ જણ છીએ શું કરશું હવે ચિંતન કરીએ આ જેટલું થયું એનું પોતાની રીતે જે જે આમાં આ સંદર્ભ નહીં આગળ કરવાના છે તો નીતાબેન લઈ લેશે જે પહેલાની ફૂટનોટ જે જે છે ને પહેલું આમાં જે આ શ્લોકમાં જે પહેલાની ફૂટનોટ છે ને પોતાથી એમાં એવું જણાવ્યું છે કે ભગવાનના અવતાર હોવાથી નારદ ભગવાનના અવતાર નથી પણ આવેશી છે એ એ શું છે આવેશી એટલે અવતાર નથી હા એનો અવતારનો એક પ્રકાર કહેવાય આવેશ અવતાર એટલે મૂળ મૂળ અવતાર નથી પણ આવેશ અવતાર જેવું જ કહેવા માંગે છે ને શોર્ટમાં શું એટલે ભગવાન વિષ્ણુ નો સ્વયં વિષ્ણુ નો અવતાર નથી પણ આવેશ અવતાર છે એવું એવું એટલે છૂટું કઈ રીતના પાડવા માંગે છે અવતાર વિસ્તાર નથી એમ કરીને આવેલા છે એવું એટલે અવતારના જે બીજા પ્રકારો છે એનાથી એનું વ્યાવર્તન કરી રહ્યા છે જી જી જી હેલો હા જજે દંડવત પ્રણામ લો આગળનો શ્લોક હા આઠમો શ્લોક આગળ જયારે નારદજી વ્યાસજીને કહે છે કે તમે ભારત રચ્યું છતાં પણ તમને તમે અદભુત ભારત ભારત રચ્યું છે છતાં પણ તમને તમે અકૃતાર્થ હો તેમ તમે શોક કરો છો ત્યારે વ્યાસજી કહે છે કે તમે જે કહો છો તે બરાબર છે મેં આ બધું કાર્ય કર્યું છે છતાં પણ મને મારા આત્માને સંતોષ નથી તો તમે અગાધ જ્ઞાનવાળા છો વળી તમે તમારો અવાજ નથી આવી રહ્યો જે અમને તો બરાબર આવે છે અવાજ એકદમ હેલો હા તમે અગાધ જ્ઞાન અગાધ જ્ઞાન વાળા છો હાલો જેને સંભળાય છે હા સંભળાયું હવે હા એટલે પછી નારદજી કે છે એટલે વ્યાસજી નારદજીને કહે છે કે તમે કહ્યું છે બધું કાર્ય સર્વ મારું છે છતાં પણ મારા આત્માને સંતોષ થતો નથી તો તમે હવે અગાધ જ્ઞાન વાળા છો વળી તમે એવા પુરાણ પુરુષની ઉપાસના કરી એ છે કે જે વિશ્વ વિશ્વને રચે છે રક્ષણ કરે છે અને લય કરે છે તેમજ તમે પરબ્રહ્મ અને અવબ્રહ્મમાં ધર્મથી અને વ્રતોથી પણ નિષ્ણાત છો તો તમે એ મારી ન્યૂનતાનો પૂરો વિચાર કરો અને મને આ મારી ન્યૂનતા તમે મને જણાવો કે શા માટે મને આ સંતોષ થતો નથી તો નારદજી તેમનો ન્યૂનતા જણાવે છે તો કે છે કે ભગવતા પ્રાયમ યશો ભગવતો અમલમ જેને વાસો ન તુષ્યેત મને તદ દર્શનમ ખિલમ એટલે કે તમે ભગવાનનો ભગવાનનો અમલ્ય લગભગ ન કહ્યા જેવો કહેલો છે તેનાથી તે તમારા આત્માને સંતોષ થયો નથી તે તમારા જ્ઞાનની ન્યૂનતા હોવાનું માનું છું એટલે ગાડી નારદજી વ્યાસજીને કહે છે કે તમે ભગવાનનો જે મહિમા ગાયો છે તે લગભગ ન કહ્યા જેવો એટલે કે તમે બહુ સામાન્ય કે થોડો સંક્ષિપ્તમાં મહિમા ગાયો છે તેથી એ તમારા જ્ઞાનની ન્યૂનતા છે અગ્નિહોત્ર સુવર્ણ સ્ત્રીનું જ્ઞાન હોવા છતાં પણ જેમ દીવો સૂર્ય વગેરે ન હોય ત્યારે તેઓ સંબંધી બહારનો પ્રકાશ થતો નથી તેમ ભગવાનના યશ વિના અંદરનો પ્રકાશ થતો નથી એટલે કે ભગવાનનો યશ એટલે એનું ફૂટનોટમાં આપે છે કે જેમ નાના દેવાથી મોટા ઘરમાં બધે પ્રકાશ થતો નથી તેમ થોડા જ્ઞાનથી ભગવાનના ગુણોનો પ્રકાશ થતો નથી ભગવાનનો યશ નહીં હોય તો આપણને ભગવાનના ગુણોનો પ્રકાશ થશે નહીં ભગવાનના ગુણો તો જ્ઞાન વગેરેથી પ્રકાશ કરવા યોગ્ય નથી તે ગુણો ઉત્તમ અને ઘણા છે અને જે વિષયમાં પ્રવેશ કરી રહેલા છે તેનો જ્ઞાન વગેરેથી પ્રકાશ થતો નથી કે ભગવાનના ગુણો તો ઉત્તમ છે અને ઘણા છે પણ જે વિષયમાં પ્રવેશ કરી રહેલા છે તેને જ્ઞાન વગેરેથી પ્રકાશ થતો નથી આ વાક્યમાં સમજ નથી જોકે ભારતમાં તમે ભગવાનનો યશ કહેલ છે એટલે કે મહાભારતમાં તમે ભગવાનનો યશ ગાયો છે અને ગીતામાં પણ વિસ્તારથી કહેલ છે છતાં પણ બીજા વિષયના અંગ તરીકે કહેલ હોવાથી લગભગ ન કહ્યા જેવો છે કે તમે ભગવાનનો યશ તો ગાયો છે પરંતુ તમે બીજા વિષયના અંગ રૂપે એને ભગવાનનો યશ ગાયો છે ભગવાનનો યશ સ્વતંત્રતા નથી ગાયો કારણ કે વ્યામોહ કરનારી લીલા કહેલ હોવાથી પણ હૃદયમાં તેવી જ રીતે આવે ત્યારે ભગવાનનો આવેશ થાય છે વ્યામોહ કરનારી લીલા એનો છે સાસીપણું કર્યું તે વિગેરે એમાં સમજ નથી પડ્યું વેદના પૂર્વકાંડના અંગ તરીકે ઉત્તરકાંડ કહેવામાં આવે ત્યારે વેદાંતો બ્રહ્મને સ્વતંત્ર રીતે જણાવતા નથી કે વેદના પૂર્વકાંડના અંગ તરીકે ઉત્તરકાંડ એટલે કે કર્મના અંગ તરીકે જો જ્ઞાનને કહેવામાં આવે ત્યારે વેદાંતો એટલે કે જે જ્ઞાનીઓ છે તે બ્રહ્મને સ્વતંત્ર રીતે જણાવતા નથી તેવા પ્રકારે ભગવાનનો યશ પણ ગીતા વગેરેમાં કહેલો છે તે જ કહેલું છે અમલ યશ કયો હોય તેનાથી અંતઃકરણના દોષ રહેતા નથી તેના વિના પણ સર્વ કાર્ય થશે તેવી તમારા જ્ઞાનની ન્યૂનતા છે એ લગભગ ન કહ્યા જેવો એટલે આગળ કીધું કે વેદના એટલે કે કર્મકાંડના અંગ તરીકે જો તમે જ્ઞાનકાંડની વાત કરશો તો પણ તે બ્રહ્મને સ્વતંત્ર રીતે જણાવતા નથી તેવા પ્રકારે ભગવાનનો યશ પણ ગીતા વગેરેમાં તો કહેલો છે તે જ કહેલું છે એટલે કે લગભગ ન કહ્યા જેવો જ કહેલું છે ભગવાનનો યશ ગીતા વગેરેમાં પણ એટલે અમલ યશ કહ્યું હોય તેનાથી જ અંતઃકરણના દોષ રહેતા નથી એટલે કે તમે જે શાસ્ત્ર છે એમાં અંગતયા તમે નિરૂપણ કર્યું છે ભગવાનના યશનું તમે સ્વતંત્રતા નિરૂપણ કર્યું નથી તેથી તે તમારા જ્ઞાનની ન્યૂનતા છે જેથી અહીંયા આટલી સમજ પડી છે હા તમને શું મૂંઝવણ આવી એટલે પેલા તો અહીંયા છે ને આગળ પેલું જ અગ્નિહોત્ર સુવર્ણ સ્ત્રીનું જ્ઞાન હોવા છતાં પણ જેમ દીવો સૂર્ય વગેરે ન હોય ત્યારે તેઓ સંબંધી બહારનો પ્રકાશ થતો નથી એટલે આગળના જે વાક્યમાં ખબર નથી પડી કે અગ્નિહોત્ર સુવર્ણ સ્ત્રીનું જ્ઞાન હોવા છતાં પણ એ બેને કીધું સરખાવ્યા છે એ ખબર નથી પડતી વાક્યને શું છે અહીંયા એમ દીવાના વિષયમાં એવું કહ્યું છે કે જેમ નાના દીવાથી મોટા ઘરમાં બધે પ્રકાશ થતો નથી તેમ થોડા જ્ઞાનથી ભગવાનના ગુણોનો પ્રકાશ થતો નથી એટલે રીતે વ્યાસજીના જ્ઞાનમાં જે ન્યૂનતા છે કે બધી જગ્યાએ ભગવાનનું મહાત્મ્ય કીધું તો પણ એ પૂરેપૂરું નથી કરી શક્યા એને દીવાના એક્ઝામ્પલથી બતાવ્યું છે કે છતાં પણ જેમ દીવો સૂર્ય વગેરે ન હોય ત્યારે તેઓ સંબંધી બહારનો પ્રકાશ થતો નથી એટલે કે અગ્નિઓ તો સુવર્ણ સ્ત્રીનું જ્ઞાન હોય પણ જ્યાં સુધી એને પ્રકાશ આપવા વાળા દીવો અને સૂર્ય ન હોય કે જેનાથી આપણે એને જોઈ શકીએ કે એનું જ્ઞાન મેળવી શકીએ તો એ સંબંધી બહારનો પ્રકાશ નથી થતો એટલે કે એને પૂરેપૂરું એ પદાર્થને જાણી નથી શકાતું અંદરથી ભલે આપણે સમજતા હોઈએ ને કે જાણતા હોઈએ એવી રીતે ભગવાનના યશ વિના અંદરનો પ્રકાશ થતો નથી એટલે એમણે જે રીતે ભગવાનના મહાત્મ્યનું વર્ણન મહાભારત ગીતા વગેરેની અંદર કર્યું છે એ ઉપર ઉપરથી કર્યું છે હંડ્રેડ પર્સન્ટ ભગવાનના મહાત્મ્યનું મુખ્યતયા વર્ણન નથી કર્યું એટલે અહીંયા કીધું છે કે તેમ થોડા જ્ઞાનથી ભગવાનના ગુણોનો પ્રકાશ થતો નથી જેમ નાના દીવાથી મોટા ઘરમાં બધે પ્રકાશ થતો નથી એટલે દીવો નાનો હોય એટલે કે વ્યાસજીનું જ્ઞાન નાનું છે ને એમણે જે ભાગવત અને ગીતા વગેરેમાં સોરી ગીતા મહાભારતમાં ભગવાનના ગુણોનું મહાત્મ્ય કર્યું છે એ બહુ ઓછું જ્ઞાન છે એમનું અને એમના કારણે ભગવાનના ગુણોનો પ્રકાશ એમને નથી થઈ શકે મેં એ એકવાર ફૂટનોટમાં પણ એ જ વાત કીધી છે કે ભગવાનનો યશ ન કયો હોય છતાં પણ જ્ઞાન વગેરેથી અંદરના પદાર્થોનો પ્રકાશ થવાથી ન્યૂનતા ન રહે એવી શંકા થાય તે ત્યાં કહેલી છે એટલે કે ભગવાનનું ભલે યશ એમણે ગાયો ન હોય કે કોઈ ગ્રંથોમાં વર્ણિત ન કર્યું હોય પણ એ વેદ વગેરે શાસ્ત્રો ભણેલા છે એટલે એ અંદરથી તો આને જાણે છે કે ભગવાનના ગુણો ગુણોને કે યશને એ જાણે છે એટલે અંદરના પદાર્થોનો પ્રકાશ થવાથી ન્યૂનતા ન રહે એવી કોઈને શંકા થાય તો બહારથી ભલે એમણે બોલ્યા ન હોય કે ગ્રંથોમાં લખ્યું ન હોય પણ બધા શાસ્ત્રોના જ્ઞાતા છે એટલે ભગવાનના મહાત્મ્યને તો એ જાણે જ છે એવી શંકા થાય એટલે પણ કીધું છે કે જેવી રીતે અગ્નિહોત્ર સુવર્ણ સ્ત્રીને જાણતા હોઈએ તો પણ બહારથી જ્યાં સુધીનો પ્રકાશ ન થાય ત્યાં સુધી ન્યૂનતા રહે એવી રીતે વ્યાસજીને કદાચ ભલે અંદરથી ભગવાનનો મહાત્મ્ય ખબર હોય પણ જ્યાં સુધી એમણે ખુલીને એ ગુણોને નું વર્ણન ના કર્યું હોત ત્યાં સુધી એમનું એ જ્ઞાન અધૂરું છે એવી રીતે સમજાય છે બીજી અને ત્રીજી ફૂટનોટમાં એવું આપે છે તમારી અવાજ નથી આવતી નીતાબેન હા રાજા એટલે આ જે બોલતા હતા ને એટલે આ દ્રષ્ટાંત દ્રષ્ટાંતને ખબર નથી પડતી કે અગ્નિહોત્ર સુવર્ણ અને સ્ત્રીનું જ્ઞાન એટલે કે દીવો હોય એટલે એક સમજ નથી પડતી દીવાની તો સમજ પડી ગઈ પણ આનું દ્રષ્ટાંત અહીંયા કે સરખાવ્યું છે એ સમજ નથી પડતી અગ્નિહોત્ર સુવર્ણ અને સ્ત્રીનું જ્ઞાન હોવા છતાં પણ એટલે દીવો તો સૂર્ય વગેરે ન હોય તો એને સંબંધી બહાર પ્રકાશ થતો નથી વાત બરાબર છે પણ આનું ક્યાં લેવાનું છે કે અગ્નિહોત્ર સુવર્ણ અને સ્ત્રી એટલે એનું કેવી રીતે સમજવાનું છે એ સમજ નથી બહુ વધારે તો મને પણ અત્યારે નથી સ્ફુરિત થઈ રહ્યું પણ એવું લાગે છે કે અગ્નિહોત્ર એ યજ્ઞરૂપ ભગવાન છે અથવા તો યજ્ઞનારાયણ છે એમનું યજન છે પૂર્વકાંડની વિધિથી અને સામાન્ય રીતે કર્મ કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે ભગવાન મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે કર્મનિષ્ઠા તદાજ્ઞા યદા ચિત્ત પ્રસિદ્ધતી તો કર્મ જે છે એ ચિત્ત પ્રસાદ કરનારું છે એટલે અંતઃકરણને શુદ્ધ કરનારું છે પણ ભગવદ યશને છોડીને કેવલ અગ્નિહોત્રાદિ અગર કરવામાં આવે એટલે એનું જ્ઞાન છે પરંતુ ભગવદ યશ રહિત કેવલ અગ્નિહોત્ર અગર કરવામાં આવે છે તો એનાથી એવો અંતઃકરણની શુદ્ધિ કે અંતઃપ્રકાશ થઈ શકતો નથી અને એના માટે આ વાત પણ અહીંયા બીજા દ્રષ્ટાંતથી સમજી શકાય છે કે જેમ સુવર્ણ છે પરંતુ સુવર્ણનો પોતાનો ભલે ચમકદાર સ્વરૂપ હોય પણ બહારથી એનો પ્રકાશ કરવામાં ના આવે ત્યાં સુધી સુવર્ણ છે એની પણ ચમક આવતી નથી તે જ રીતે સ્ત્રી છે પરંતુ સ્ત્રીનો બોધ ન હોય એનો પ્રકાશ કરનારું ન હોય તો એ હોવા છતાં પણ એનો સાક્ષાત્કાર થઈ નથી શકતો એ રીતે કંઈક અહીંયા જણાય છે કે ભગવાનનો જે યશ છે એ જે રીતની ચિત્તની શુદ્ધિ કરે છે કે ચિત્ત પ્રસાદ કરે છે એ બીજા અનેક સાધનો કરવા છતાં પણ અથવા તો એ જે ગુણો છે એ ગુણોનું ગૌણતયા વર્ણન કરવા કે અંગરૂપથી વર્ણન કરવાથી પણ એ જાતની અંતઃકરણની શુદ્ધિ કે ચિત્તની પ્રસન્નતા થતી નથી એવું લાગે છે હજી બહુ સંતોષ નથી મને આનો કારણ થોડું ચિંતનો કરવું પડે પુરુષોત્તમજીનો શું પ્રકાશ છે જોઈએ તો વધારે ખબર પડે હા જી જી મને જે અહીંયા જે તમારો પ્રશ્ન છે પછી પછી તું આગળ છે કે તે ગુણો અને ઘણા છે ને જે વિષયમાં પ્રવેશ કરી રહેલા છે તેનું જ્ઞાન વગેરેથી પ્રકાશ થતો નથી વિષય એટલે કયા વિષય લેવાના છે ચોથી લાઈન છે તે ચ મહાંતો બહવશ્ચ એટલે ભગવાનના જે ગુણો છે ભગવદીયાસ્તુ ધર્માહ ન જ્ઞાનાદિભિ પ્રકાશ્યા ભગવાનના જે ધર્મો છે એ જ્ઞાનથી પ્રકાશિત થઈ શકે એવા નથી એટલે ગમે તેટલું જ્ઞાન હોય તો પણ ભગવત ધર્મોને એમાં પણ તે ચ મહાંત એ ધર્મો પણ પાછા મહાન છે બહવશ્ચ અને સંખ્યામાં પણ ઘણા બધા છે યદ વિષય વ્યાપ્ય તિષ્ઠંતી સચ વિષયો ન જ્ઞાનાદિભિ પ્રકાશ્યતે એટલે એ ભગવાનના જે ધર્મો છે એ જેમાં રહેલા છે એ વિષયનો સચ વિષયો ન જ્ઞાનાદિભિ પ્રકાશ્યતે એ વિષયને પણ જ્ઞાનથી આપણે પ્રકાશિત કરી શકતા નથી એટલે એક તો ભગવાનનિષ્ઠ ધર્મો અને એ ભગવાનનિષ્ઠ જે ધર્મો છે એ જેમાં જેમાં રહેલા છે ભગવત સામર્થ્યથી જેમ અહીંયા નારદજીનું દૃષ્ટાંત આપણે લઈએ તો એમનું પણ જ્ઞાનથી આપણે એમને આવરી શકતા નથી કે એમને ગ્રહણ કરી શકતા નથી એવું લાગે છે એના માટે આ દૃષ્ટાંત આપ્યું કે નાનો દીવો છે મોટા કરી શકશો અને આગળ છે ને કે વેદાંતો બ્રહ્મને સ્વતંત્ર રીતે જણાવતા નથી તેવા પ્રકારે ભગવાનનો યશ પણ ગીતા વગેરેમાં કહેલો છે તે જ કહેલું છે ના ઉપર વેદના પૂર્વકાળના અંગ તરીકે ઉત્તરકાંડ કહેવામાં આવે ત્યારે વેદાંતો બ્રહ્મને સ્વતંત્ર રીતે જણાવતા નથી સ્વતંત્ર રીતે જણાવતા નથી એટલે જ્ઞાનના અંદરરૂપ થઈને બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરે છે નહીં એમ નહીં એટલે પૂર્વકાંડમાં પણ કંઈક નિરૂપણ છે બ્રહ્મ સંબંધમાં પણ ઉત્તરકાંડ જે રીતે બ્રહ્મને જ મુખ્ય વિષય બનાવીને નિરૂપણ કરે છે એવી રીતે તમે સર્વત્ર મુખ્ય વિષય બનાવીને ભગવદ યશનું વર્ણન કર્યું નથી એવું રીતે જણાવતા નથી તેવા પ્રકારે ભગવાનનો યશ પણ ગીતા વગેરેમાં કહેલો છે એવું કીધું છે નહીં એવી રીતે ભગવદ્ ગીતા આદિની અંદર નિરૂપણ થયેલું નથી એમ સમજવું જોઈએ ના પંક્તિ છે ને આમાં પરિણામ એટલે પૂર્ણ વિરામ ની અંદર લોચો થઈ ગયો છે कोमो हा पूर्वकाण्डशेतुत्वेन उत्तरकाण्डनिरूपणेन वेदान्तैः स्वातन्त्र्येण ब्रह्मप्रतिपादनं तथा भगवद्यशोऽपि गीतादौ एम् એમ વાત છે એટલે ઉત્તરકાંડ તો જે છે એ બ્રહ્મનો મુખ્ય વિષય ત્યાં નિરૂપણ કરી રહ્યો છે પણ જો કોઈ પૂર્વકાંડના શેષતયા ઉત્તરકાંડનું નિરૂપણ સમજે તો ગીતાના અંદર તમે એ જાતે નિરૂપણ કરેલું છે ગોટાળો છે હા મૂલ તો સાથે રાખવું પડે ને તો ગોટાળા થઈ જાય હા બોલો ઓર કોઈ છે પંકજ કંઈ પૂછતો હા જે જે આમાં આપણે ગીતાને સર્વ શાસ્ત્રોનો સારરૂપ જ્યારે કહી રહ્યા હોઈએ અને એના એનું જે ઉદ્ભવ જે થયો છે એની ઉદ્ભવ એટલે એની ઉત્પત્તિમાં જ મૂળમાં જ જ્યારે એની અંદર આ અહીંયા ન્યૂનતા દર્શાવી રહ્યા હોય કે એને અંગરૂપે કહ્યું છે તો પછી એને સર્વશાસ્ત્રોનો સાર્થ સાર અને સમજો કે એને એનો જે ઉપયોગ કરશે એના એનાથી જે ભક્ત જે છે કે જે બી સાધક છે એનાથી કઈ રીતના એને ઉપયોગી થશે જ્યારે એના મૂળમાં જ આટલી ન્યૂનતા રહેલી છે કે એને ભગવત અંગ ભક્તિના એટલે એને અંગરૂપ વર્ણવ્યું છે જે તે એને એને મૂળ રૂપમાં નથી વર્ણવ્યું તો ભાઈ સકલ શાસ્ત્રોનો સાર એમ ગીતાને આપણે કઈ રીતના કહી શકીએ ભાગવત પ્રકટ થયું ને જ્યારે પાછળનું કાર્ય આપણી સામે ઉપલબ્ધ છે ત્યારે એના લિમિટેશન છે એ પણ આપણે સમજી શકીએ ને એટલે તદ વિસ્તારો ભાગવતમ એ તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગીતા સંક્ષેપ તસ્તસ્યા વક્તા સ્વયં ઉભો ધરી ત્યાં સંક્ષેપમાં કહેલું છે અને યુદ્ધના પ્રસંગમાં અર્જુનના ઉદ્વેગને શાંત કરવાની દ્રષ્ટિથી કરેલું છે એટલે ભગવત સાક્ષાત્કાર કે ભગવત ભક્તિનું મુખ્ય પ્રતિપાદક શાસ્ત્ર તરીકે એનો અર્થ સમજાવવો મુશ્કેલ છે પણ શ્રીમદ ભાગવત જે છે એ કેમ કે વ્યાસજીએ પણ કેવલ ભગવદેશના વર્ણન કરવાના જ ઉદ્દેશ્યથી પ્રકટ કરેલું છે એટલે ત્યાં ગીતાના જેવી ભ્રાંતિ થવી પાઠકતા માટે મુશ્કેલ છે ત્યાં એને ભગવત ભક્તિ અને ભગવાનનો મુખ્ય વિષય તરીકે બોધ થઈ શકે છે ભાગવતજીમાં પણ જે આમ તો માણસની જે અન્ય અવતારોના વર્ણનો અન્ય બીજા ચરિત્રોના વર્ણનો એમાં જો ખોવાઈ જાય તો એમાં પણ તો એ રહેલું છે ને કે એમાં પણ માણસ ભટકી જાય તો એ પરબ્રહ્મ સુધી તો ન જ પહોંચી શકે ને ભાગવતજીનો પણ જો આશરો છે કહેનારો વ્યક્તિ જે વાત ભાગવત દ્વારા કહેવા માંગે છે એ રીતે એને ન સમજવામાં આવે તો તો કઈ પણ અર્થ એમાંથી ગ્રહણ કરી શકે કોઈ પણ વ્યક્તિ એનો તો કોઈ ઉપાય નથી એ તો બુદ્ધિનો દોષ છે ભાગવતને પ્રકટ કરનારા અને એને પ્રકટ કરવાની પ્રેરણા આપનારા છે એમની જે દૃષ્ટિ છે એના પાછળની એ દૃષ્ટિને સમજી અને ભાગવતનો આશ્રય કરે તો એવી કોઈ ગેરસમજ થવાની શક્યતા રહેતી નથી એટલે સંક્ષેપમાં એ જાણવું છે કે એમને જે વ્યાસજીએ ગીતાજીમાં વિસ્તારથી બધું કહેલું છે ભગવાનનો યશ પણ એ બીજા વિષયના અંગ તરીકે એટલે સંક્ષિપ્તમાં આપણે કઈ રીતના એને સમજી શકીએ અંગ તરીકે કેમ ને એવું એવું આપણે એક ઉદાહરણ મળી શકે કે અહીંયા જો એમને અંગ તરીકે બતાવ્યું છે અહીંયા એમને સંપૂર્ણ યશ નથી ગાયો એમનો અંગી રૂપે યશ નથી ગાયો ને અંગ રૂપે ગાયો છે એવું આપણે એટલે એક શોર્ટ ઉદાહરણ એટલે ખ્યાલ આવે આજે અહીંયા ટર્મિનોલોજી છે ને એનો આઈડિયા આવે થોડો એ તો આગળ આવી જ રહ્યા છે વિષયો આગળના શ્લોકમાં અને એ બધામાં એ સબ્જેક્ટ છે બાકી એ તો એપેરેન્ટ છે કે અર્જુનના ઉદ્વેગ જે છે યુદ્ધ નહીં કરવા પાછળના જે સવાલ જવાબો છે એના ઉત્તરમાં પ્રસંગવશ ભગવાનનું પણ યશ આવી ગયું છે મુખ્ય વિષય તરીકે ત્યાં નથી આવ્યું જી જી વ્યાસજીની મહાભારત અંતર્ગત ગીતા પણ એક રચના છે એવા સેન્સમાં ન લઈએ ભગવાનના વાક્યો છે એવું સેન્સ કેમ નથી લીધું અહીંયા ગીતાજીનું મતલબ ભગવાને જે રીતે પોતાનું સ્વરૂપને અર્જુનની સામે બતાવ્યું કે પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું કે પોતાના મહાત્મ્યનું વર્ણન અર્જુનને સમજાવ્યું તો એને ભગવાન અને અર્જુનના કન્વર્ઝેશન તરીકે ન લઈને વ્યાસજીની રચના તરીકે કેમ લીધું છે એ તો વ્યાસ દ્વારા જ પ્રગટ થયું છે તો એમના વ્યાસજી દ્વારા જ ભલે પ્રગટ થયું હોય પણ વચનો તો ભગવાનના છે ને વ્યાસજી મૌલિકતાથી જે લખ્યું હોય અથવા જે જે મહાભારતનું આખું પ્રસંગ થયું હોય એને એઝ સ્ટોરી રાઇટર તરીકે લખી દીધું હોય એ સેન્સ ઠીક છે કે એમાં એમણે પોતાની વાતો કીધી હોય કે પોતાના શબ્દોમાં એનું વર્ણન કર્યું હોય ત્યાં વ્યાસજીની જે પણ ન્યૂનતા હોય દેખાય પણ ગીતાજીમાં તો જે ભગવાન ને કીધું એનું એ વ્યાસજી લખી દીધું હોય તો એમાં કેવી રીતે વ્યાસજીની મિસ્ટેક ગણાય એટલે કે વ્યાસજી અર્જુન વિષાદના એટલે એ કહું છું કે ગીતાના વિષયમાં બીજા બધા જેમને મહાભારતમાં નું ચરિત્ર જે રીતે બતાવ્યું હોય કે બીજા જેટલી પણ વેદના ભાગ વિભાગ કર્યા એની અંદર ભગવાનનું યશ જે રીતે બતાવ્યું હોય ત્યાં ઠીક કોઈ વિષયના અંતર્ગત વ્યાસજીએ એ ભગવાનના મહાત્મ્યના વર્ણનને ઇન્ક્લુડ કરી લીધું હોય પણ ગીતાજી તો છે હવે ભલે મહાભારતનો પાર્ટ હોય પણ ભગવાનના જ વચનો છે ભગવાને પોતાના મહાત્મ્યને અર્જુનને બતાડ્યું છે એમાં પછી વ્યાસજીનો રોલ કેવી રીતે સમજવાનો ભલે મહાભારતના અંગરૂપ એમણે એને લખી દીધું હોય સાતસો શ્લોકોને ઇન્ક્લુડ કરી લીધા પણ એ વ્યાસજીની પોતાની રચનામાં જ કહેવાય સિદ્ધાંત રહસ્ય આપણે કોને કહીએ મહાપ્રભુજીને કહીશું ઠાકોરજીને કહીશું બસ તો એ જ વાત છે અહીંયા પણ છે પણ મતલબ એ ભલે ભગવાનનું ત્યાં મહાપ્રભુજીને ભગવાને કીધું અને પછી મહાપ્રભુજી એને પહેલા શ્લોક પછીનું બધું જ ભગવાનના વચનોને જેમાં લખ્યા હોય એવી રીતે વ્યાસજીએ પણ ભગવાનના જ વચનોને ત્યાં લખ્યા છે ભગવાને જે પણ અર્જુનને આજ્ઞા કરીએ તો પછી વ્યાસજીએ ભગવાનનું યશ એમાં પ્રતિપાદન ના કર્યું કે વિષયના અંગરૂપ ભગવાનનું યશ કે વ્યાસજી ઉપર શું કરશે એટલે માટે આવે કે વ્યાસજીને મહાભારતને પણ પ્રકટ કરવું છે કેમ કે વ્યાસજી ના માટે માથે એ પણ જવાબદારી છે કે બધાનો ઉદ્ધાર કરે પાંચમો વેદ પ્રકટ કરે હવે એના અંદર આ પણ નાખી દીધું છે જો ખરેખર એમને ઈચ્છા હોત કે ભાઈ આના દ્વારા જ પંચમ પુરુષાર્થની પણ સિદ્ધિ કરાવવી છે તો આવું એક લાખ શ્લોક નો મોટો આખો જંતર ઉભું કરવાની જરૂર છે હતી આ ડેવણી વાતો સીધી સીધી વાતો ન કરવી જોઈએ તો જે કમ્પોઝર છે કે એડિટર છે એ જ પોતે પોતાનું એમનું ટાર્ગેટ કંઈક જુદું દેખાઈ જ રહ્યો છે પેરેન્ટ આખા કાલે કરીએ ઓર વિશેષ વિષયમાં જો કે આગળના શ્લોકમાં આ બધી થોડી સ્પષ્ટતાઓ છે જે વધારે સ્પષ્ટ થઈ જશે આજે અહીંયા રાખીએ